પ્રકૃતિ સમજણથી વળે આ જ્ઞાન મળ્યું છે માટે હવે એક ક્ષણવાર પણ પ્રમાદનું સેવન કરવા જેવું નથી એને વળવાનું નહીં ઠપકો આપવાનો નહીં એને કહીએ કે તારે જે ખાવું હશે તે બધી જ ચીજો તને સપ્લાય કરીશું પણ તું આટલું અમારું માન દેહને કહીએ કે આટલું અમારું માન ઇગોઇઝમ બહુ કૂદાકૂદ કરતો હોય તો તેને કહીએ કે અમારું આટલું માન જો એની સામાવળિયા થઈએ તો દાદા એની સામે પડીએ તો શું થાય ના પ્રકૃતિના સામા થઈએ તો એ સામે થાય એ તો એને જોઈતું જ છે એવું તો એને જોઈએ જ છે કે સામા પડે કે લાગમાં લઉં આપણે સામા પડવાનું ના હોય એને તો સમજાવી પટાવીને કામ લેવાનું આ છેવટે એની બાળક અવસ્થા છે આ પ્રકૃતિ ગમે તેટલી મોટી હોય પણ બાળક અવસ્થા છે ક્યારે ઊંધું કરી નાખે નાના બાળક જેવું કરી નાખે એ કહેવાય નહીં એ બાળક સ્વભાવની છે માટે એને સમજાવી પટાવીને ગોળીઓ ખવડાવીને લાલચ આપીને ભજીયા ખવડાવીને પણ ઉકેલ લાવવો એટલે એને પંપાળીને ઉકેલ લાવવો ના પંપાળીને નહીં સમજાવીને પંપાળીને એ અર્થ ખોટો કહેવાય એને સમજાવવું એ પોતે યસ કરે એક્સેપ્ટ કરે ત્યાં સુધી સમજાવવું સમજાવ્યા સિવાય કામ ના થાય સામું ના થવું સામું થાય એટલે ઉલટું આપણું ગાડું એ ઊંધું નાખી દે આ બળદને બહુ માર માર કરીએ તો એ ગાડું ઊંધું નાખી દે એ મારીએ ત્યારે દોડે ખરા એટલે આપણને એમ લાગે કે મારવાથી જ દોડે છે ચાલે છે એમ શ્રદ્ધા બેસે પણ ક્યારે એ ગાડું ઊંધું નાખી દે એ કહેવાય નહીં એના કરતાં એને સમજાવી પટાવીને કામ કરવું પ્રકૃતિ બાળક સ્વભાવની છે પ્રકૃતિ ગમે તેટલી મોટી થાય ગમે તેટલા વર્ષો થાય છતાં સ્વભાવથી એ બાળક છે આખી જિંદગી વૃદ્ધનું કામ કરતો હોય પણ બાળક અવસ્થા ક્યારે થઈ જાય એ કહેવાય નહીં રડી ઉઠે દીન થઈ જાય કાલાવાલા કરે બધું જ કરે કરે કે ના કરે કરે પ્રકૃતિ બાળક અવસ્થા કહેવાય તો પછી એવા બાળકને સમજાવવું એ સહેલી વસ્તુ છે નથી સહેલું પ્રકૃતિ પાસે સમજાવી પટાવીને કામ લેવા જેવું છે સમજાવવું તો અવશ્ય જોઈએ એ યેસ ના કહે ત્યાં સુધી બધું નકામું છે અને યેસ કહે એવું એ છે આ છ મહિનાથી ના કહેતું હોય તે પા કલાકમાં સમજાવીએ તો યેસ કહે એવું છે પાછું બાળક જેવું છે અને હઠે ચડે તો લાખ વર્ષ સુધી ઠેકાણું ના આવે હઠે ચડે અને સમજાવીએ એ બેમાં બહુ ફેર છે સમજાવવાને માટે બહુ કિમિયો જોઈએ ગમે તેટલું હઠે ચડેલું છોકરું હોય તેને સમજાવતા આવડતું હોય તો તે સમજી જાય નહીં તો એ બૂમા કરી મૂકે તોફાન કરી મૂકે એને સમજાવતા આવડવું જોઈએ આપણામાં આત્મા છે અને આત્મા પ્રાપ્ત થયા પછી બધું જ આવડે બધા કિમિયા આવડે જો ખોળે તો શોધખોળ કરે અને જરાવાર રાહ જુએ તો મહીંથી દર્શનમાં આવી જાય પણ શોધખોળ કરે તો શોધખોળ ના કરે જાણતા જ ના હોય ને મારીને ઠોકાઠોક કરે પ્રકૃતિનો સ્વભાવ કેવો છે કે ખાણનો કંટ્રોલ આવવાનો હોય તે પહેલાં જે કુદાકુદ કરે કે ખાંડ લઈ આવીએ ખાંડ લઈ આવીએ ખાંડનો કંટ્રોલ આવવાનો છે એમ કહે અને આપણે ઘણું સમજાવીએ કે કંટ્રોલ આવશે ત્યારે થોડી થોડી લઈ આવશું છતાંય એ કહે ના એવું છે પ્રકૃતિ તો બાળક જેવી છે પ્રકૃતિ વૃદ્ધ જેવી છે અને બાળક જેવી પણ છે સમજાવવા માટે બાળક જેવી છે અમે તો એને ગોળીઓ ખવડાવી ખવડાવીને સમજાવીએ છીએ પ્રકૃતિ વૃદ્ધ જેવી છે એ કઈ દ્રષ્ટિએ વૃદ્ધ જેવી છે એનું કારણ શું કે ગમે તેટલા મોટા લશ્કર આવે ત્યારે એ ના છોડે પકડી રાખે અને છોડી દે તો સહેજમાં છોડી દે એ અમે જોયું છે પ્રકૃતિ જો જડ હોય તો એ છોડે જ નહીં વીતરાગી કહેવાય પણ પ્રકૃતિ ચેતન ભાવને પામેલી છે મિશ્ર ચેતન છે મિશ્ર ચેતન એટલે શું કે આ પ્રકૃતિના પરમાણુ બધા છે એને મિશ્ર સા કહેવાય મિશ્ર સા જ્યારે રસ આપીને જાય ત્યારે એને વિશ્રસા કહેવાય છે ચોખ્ખા પરમાણુને વિશ્રસા કહેવામાં આવે છે અને તેમાં ભાવ કર્યો તે વખતે પ્રયોગસા થઈ ગયા આ પ્રકૃતિના પરમાણુના ગુણ ચેતન ભાવને પામેલા છે માટે તેને કહી શકાય સમજાવી શકાય આ ટેપ રેકોર્ડને કહીએ બૂમો પાડીએ સમજણ પાડીએ તો શું સમજાવાય લોકો આત્મા જાણતા નથી ને તેના વગર ચાલે જ છે ને તેમને કારણ કે પ્રકૃતિ એવું મિશ્ર ચેતન છે આપણા છોકરા મોટા હોય બધાની પત્તર ફાડી નાખે એવા હોય પણ છેતરાવાના ના હોય તોય તે સહેજમાં છેતરાઈ જાય છે કે નહીં એનું શું કારણ એ પ્રકૃતિ છે એને સમજાવનારા જોઈએ કોઈ વખત સમજાવતા કામ નથી થતું એનો અર્થ એ કે સમજાવતા નથી આવડતું ઘણી વખતે પ્રકૃતિને સમજાવવાથી કામ નથી થતું ત્યારે એને ઠપકો આપવો જ પડે છે દ્રષ્ટાંત તરીકે ડૉક્ટરે બે જ પૂરી ખાવાનું કહ્યું હોય પણ આમ્રરસ હોય ત્યારે તો પ્રકૃતિ કહેશે કે ત્રણ ખા ત્યારે એને સમજાવીએ તો એ નથી માનતી ત્યારે એને ઠપકો આપવો જ પડે એ વખતે પંપાળીને નથી થતું હઠ કરવી પડે છે એવું છે ને જો સમજાવતા આવડે તો તો બહુ જ સારું છે તે ના આવડે પછી ઠપકો આપવાનો અને એ સેકન્ડરી સ્ટેજ કહેવાય પણ તે દેહની બાબતમાં ચાલે મનની બાબતમાં ઠપકો આપવાનું સારું નહીં જ દેહ તો જરા જડ છે ને ઠપકો આપો તો વાંધો નહીં મૂળ જડ સ્વભાવનો છે અને મનને તો સમજાવવું પડે દેહને પણ જો સમજાવતા આવડતું હોય તો સમજાવવું સારું દેહ પણ અમારું તો કહેલું માને એ પણ દાદા પ્રકૃતિ જેટલી સહજ થઈ છે એટલું એ સહેલાઈથી માને એ ખરું હા એ વાત ખરી છે આ બધા પરમાણુઓ શું કહે છે ચેતન ભાવને પામેલા છે એટલે તે કહે છે કે અમે તમારો ઠપકો ખાવા આવ્યા નથી ઠપકાનું ફળ તમને તરત જ મળશે આ બધું સાયન્સ છે હું પહેલાં જ્યારે જૈન સાધુઓની સાથે હતો ત્યારે આ મારા આહારને આહાર સંજ્ઞાને લાકડીથી મેં માર માર કરેલી છ મહિના થયા ત્યારે તો એણે માન્યું પણ હવેનું રિએક્શન એ આવ્યું છે કે છેલ્લા આઠ વર્ષથી એક ટંક જો ખાવાનું ન મળે તો મહી બહાર બૂમા બૂમ થઈ જાય છે જોને આ લોકો કેવા હેરાન થઈ ગયા છે સાધુ સંન્યાસી બધા જ હેરાન થઈ ગયા છે મનને દબાવા જવાથી મન દબાવા જેવી વસ્તુ નથી તેમ ખુલ્લું મૂકવા જેવું એ નથી પાછું ખુલ્લું મૂકવું તે ગુનો છે બંને ગુના છે બંનેનું પ્રમાણ જોઈએ ના પ્રમાણ નહીં જેમ અહીં આગળ તમારા છોકરાની વાઇફ આવી હોય ત્યારે ત્યાં તેમની આગળ તમારામાં મર્યાદા રાખવી એવું હોય છે ને હા હોય છે દાદા તો પછી એ છોકરાની વાઇફ આમ તમારી આગળથી જતી હોય ને તમે કહો કે ના અહીં ઊભા રહો ના તમારું નામ કહો ક્યાં સુધી તમે ભણ્યા છો શું કરો છો એમ તમે કરો તો એ નુકસાન છે આ તો મનને ખુલ્લું મૂક્યું મનની ઉપર છાવરવું એ આના જેવી વાત છે મનની ઉપરનો આપણો પ્રભાવ તૂટી ના જવો જોઈએ તેટલા માટે તેને પટાવવું પણ આવી રીતે આમ ના કરવું જોઈએ તેમ સામે ના થવું જોઈએ જેમ ઘરની સ્ત્રીઓને તમે આવું કરો તો શું થાય તેમના ઉપરનો તમારો પ્રભાવ તૂટી જાય ભાભો ભારમાં તો વહુ લાજમાં ગુજરાતીમાં આવી કહેવત છે એના જેવું છે એટલે આ મન જોડે બહુ પદ્ધતિસરનું કામ લેવું જોઈએ આ મને તો બધાને ઉથલાવી પાડેલા છે તેથી તો બધા સાધુ આચાર્યો માથાકૂટમાં પડેલા છે ને ગુરુ થયેલા ત્યાંથી ઉથલી પડેલા તે શિષ્યના શિષ્ય ને તેના શિષ્યના શિષ્યના આ શિષ્ય થઈને બેઠેલા છે કારણ કે મન ઉથલાવી પાડે ગજબની શક્તિઓ છે એમાં કોઈ પણ વસ્તુનો કંટ્રોલ થાય ત્યારે મન શું કરે છે કંટ્રોલની બહાર આવે છે પછી નિરંકુશ બેકાબૂ થઈ જાય છે કારણ કે એના સ્વભાવની એ વિરુદ્ધ છે મન શું કહે છે કે મને આંતરશો નહીં એ જ વખતે ગુરુની જરૂર છે હા ગુરુ વગર તો કામ જ શી રીતે થાય એ પોતે કરે જ શી રીતે મનની વૃત્તિ બહુ જોરથી ચાલે ત્યારે ગુરુની જરૂર છે ગુરુ વગર કોઈ મોક્ષે ગયેલો નહીં એક એકલા તીર્થંકર જે સ્વયં બુદ્ધ થયેલા તે ગયેલા પણ તેમને આગલા કોઈ અવતારમાં ગુરુ મળેલા તેમનાથી તેમને જ્ઞાનાંજન અંજઈ ગયેલા તેથી તેમને વાંધો નહીં પણ બીજો તો ગુરુ વગર માર ખાઈ જાય માથે કોઈ હોય નહીં તો સ્વચ્છંદ ઊભા થાય હવે એ મનને મારવું એ સ્વચ્છંદ છે અને મનને પંપાળ પંપાળ કરવું તે સ્વચ્છંદ છે મન ઉપર તો પ્રભાવ પડવો જોઈએ એ કોના જેવું છે તે તમને સમજાવું આ ભાઈને કોઈ માણસ અહીં મારવા આવ્યો હોય પણ તે મને દેખીને તેની બોલતી બંધ થઈ જાય ચૂપ થઈ જાય એનું શું કારણ તો કે પ્રભાવ મારે કશું બોલવું ના પડે એ તો પ્રભાવ કામ કરે તેવી રીતે આપણો મન ઉપર પ્રભાવ પડવો જોઈએ જે મનની પાસે આપણે ખોટું કામ કરવું હોય ત્યારે હેલ્પ લઈએ તો પછી એ મન ઉપર આપણો પ્રભાવ શી રીતે પડે બને ત્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ઉપર આપણો પ્રભાવ પડવો જોઈએ કે આ ચોર નથી પણ આપણે કોઈ ખોટું કામ કરવું હોય ત્યારે મનની હેલ્પ લઈએ તો એ આપણને ચોર જાણે आपो जो प्रभाव होय तो घरवाड़ा सामा थाय के ना थाय ना थाय तेम मननी ऊपर प्रभाव पड़वो जोइए मन बुद्धि चित्त ने अहंकार बद्धा ऊपर आपनो प्रभाव पड़वो जोइए अपना बोलता पहला मन बुद्धि चित्त ने अहंकार नागनी जेम मोरली वाक्तांज फेण मां उभा रहे तेम होवू एवो प्रभाव पड़वो जोइए આ બધા પરમાણુના બનેલા છે એમને બિચારાને કંઈ શાતા જોઈએ છે પ્રભાવથી શાતા ઉત્પન્ન થાય પણ આપણે જ કોઈ ખોટું કામ એમની પાસે કરાવીએ તો આપણો પ્રભાવ તૂટી જાય આ બધું તમે ખાઓ છો પીઓ છો એ બધું પ્રકૃતિ છે આત્મા છે અને અનાત્મા છે આ બંનેની વચ્ચે પ્રકૃતિ છે દેખાય ચેતન પણ મૂળ સ્વભાવે જડ છે મિશ્ર ચેતન છે સાચું ચેતન નથી આ સાધુ સંન્યાસીઓ આ ચેતન જેવું દેખાયું એને રિયલ ચેતન માન્યું પણ એ આત્મા નથી એ જે માને છે એની પાર રિયલ ચેતન છે જ્ઞાની પુરુષ મળે સર્વજ્ઞ મળે તે આપે ત્યારે સાચો આત્મા પ્રાપ્ત થાય બાકી માનેલા આત્માથી ક્રોધ માન માયા લોભ ખસે નહીં આ સૂત્ર ઝીણવટથી પૂરેપૂરું સમજવા જેવું છે પ્રકૃતિનો એક પણ ગુણ શુદ્ધ ચેતનમાં નથી અને શુદ્ધ ચેતનનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી